यत्पादाम्बुजरेण वः सीयानां तान् निजाचारान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्दशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्विश्य चतुर्विश्य चतुर्विश्य त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारतये नमः ગોપાલ કર જી જજે તા વાર્તા પ્રસંગ ચાર તા પાછે સુરદાસજી નાથજી દ્વાર આયે એટલે ત્યાર પછી સુરદાસજી શ્રીનાથ દ્વારા આવ્યા पाछे દેશાધિપતિ ને આગ્રે મેં આય કે સુરદાસ કે પદન કી તલાશ કીને એટલે પછી ત્યાં જે દેશાધિપતિ હતા આગ્રાના એ આવીને એને સુરદાસના પદની તલાશ કરી જો કહું સુરદાસજી કે પદ લાવે તિનકુ રૂપિયા ઓર મોહર દે એટલે જે પણ સૂરદાસીના પદ લાવશે એને પૈસા અને મોહર દેવામાં આવશે સો વે પદ ફારસી મેં લિખાય કે બાચે એટલે ઈ પદ ફારસીમાં લખીને વાંચ્યું સો મોહર લખાવીને વાંચતો લખાય એટલે લખાવીને સો મોહર કે લાલચ સો પંડિત કશ કવિશ્વર હું સુરદાસ કે પદ બનાય કે લાય એટલે મોહર ની લાલચ હતી એટલે પંડિત કવિશ્વર હતા એ સુરદાસ ના પદ બનાવીને લાવ્યા તબ અકબર પાતશાહને ઊંચો કહ્યો જો ય પદ સુરદાસ ચીકો નહીં એટલે ત્યારે જે છે આ પાતશાહી નામ છે ને એટલે બાદશાહ કે પાતશાહ એવી બંને રીતેનો ઉચ્ચાર થતો આ પારસી એટલે પર્શિયા અંગ્રેજીમાં એને પર્શિયા કે છે અને આમ એને ફારસી કહેવાય છે ફારસ્તાન પણ કહેવાય છે આજની તારીખમાં જે ઈરાન છે દેશ એને પર્શિયા કે પારિસ્તાન કહેવાય છે ત્યાં જે બોલી તે વખતે બોલાતી હતી એને ફારસી કહેવાય જેમ ઉર્દુ છે એવી રીતે અરબી છે કુર્દ છે એવી રીતે અરબ દેશો છે એની અલગ અલગ ભાષાઓ છે એટલે ત્યાં બાદશાહે એને કીધું કે આ સૂરદાસજી નું પદ નથી તો એ પૈસા કે લીએ પદ કી ચોરી કરત હૈ એટલે આ પૈસા માટે પદ ની ચોરી કરે છે તબ પંડિત કવિશ્વર ને કહી જો તું કેસે જાને જો વહ सूरदास को પદ નહીં એટલે ત્યારે પંડિત કવિશ્વરે કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે આ સુરદાસજી નું પદ નથી જો યહ તો સુરદાસ કો હી પદ હે એટલે કે આ સુરદાસ નું જ પદ છે તબ बादशाह ने अपने पास सूरदास को पद अपने કાગદ કાગદ કે ઉપર लिखायो એટલે ત્યારે પાતશાહે એટલે ત્યારે પાતશાહે સુરદાસ નું જે પદ હતું એ કાગળ પર લખાવ્યું और वे पंडित कविश्वर सूरदास को भोग को बनाई के लाए सो दो कागज जल में धरी के કહ્યો જો ઈશ્વર સાચે હોય તો યા બાત કો ન્યાય કરી દીજો એટલે અને પંડિત કવિશ્વરે સુરદાસ ભોગ છાપ બનાય કે લાયા દરેક પદના છેલ્લી કડીમાં મોટે ભાગે જેમણે એ પદની રચના કરી હોય એ પોતાનું નામ કે પોતાનું ઉપનામ કે તખલ્લુસ એ રાખતા હોય છે જેમ સૂર કહા કહે દ્વિવિધ આંધળો તો આ પદ જે છે સૂરદાસજીનું છે એની એ સાબિતી કે એના પાછળ સૂરદાસજીનું નામ છે એને ભોગ કહેવાય અથવા તો એને છાપ કહેવાય સુરદાસજીની છાપ વાળું કરે જી જી એટલે પંડિત કવિશ્વરે સુરદાસ ના નામ ના જે કીર્તન હોય બનાવેલા ઈ એટલે બે કાગળ હતા ઈ જળમાં ધરીને કીધું કે જો ઈશ્વર સાચા હોય તો પછી આ વાતનો ન્યાય કરશે જો યહ કહી જલ મેં ડારી દિયે સો ઉન પંડિત જ્યોતિષ કો પદ બનાયો હતો તો કાગળ જલ મેં ભીજી ગયો ઓર સુદાસ પદ હતો સો કાગજ જલ મે નાહી એટલે એટલે આવું કહી અને જળ જળમાં એ પધરાવી દીધો કાગળ અને પંડિત જે પદ હતો ઈ કાગળ જલમાં ભીનો થઈ ગયો અને પછી સુરદાસ નો જે પદ હતો ઈ ભીનો થયો ભાવ પ્રકાશ લઈ લો ભાવ પ્રકાશ જો यह भांति सो जो जिन भगवदियन को भगवान मिले है उनके पद जो गाएगो સો સંસાર તો સંસાર સો તરેગો એટલે જે ભગવદીય હોય ભગવાન ને ભગવાન થી મળેલા છે અને અને જે અને જે એના પદ ગાય તો એ સંસાર થી તરી જાય और चतुराई करी लौकिक मनुष्य के काव्य के कीर्तन कवित जो गावेगो तो या प्रकाश संसार में ડૂબેગો એટલે ચતુર જે ચતુર હોય અને લૌકિક માં મનુષ્ય ના જે કીર્તન ને કાવ્ય ને બધું રચતા હોય એ સંસારમાં સંસારમાં ડૂબેલો રહે તબ સગરે પંડિત કવિશ્વર લજ્જા પાય કે નીચો માથો કરકે અપને ઘર કો ગયે એટલે બધા પંડિત કવિશ્વર કવિશ્વરની શરમ અનુભવી ને પછી નીચું માથું કરીને બધા પોતાના ઘરે ગયા વે સુરદાસજી સિયાચલજી કે એસે પરમ કૃપા પાત્ર ભગવદીય હતે એટલે સુરદાસજી સિયાચલજી મહાપ્રભુજી એવા કૃપા પાત્ર ભગવદીય હતા આમાં જે જેને જે કઈ કેવું પૂછવું આમાં આપણે એ પણ જોઈએ છે કે સુરદાસજીના ઉપર શ્રી ઠાકોરજી નો કેટલો પ્રેમ હતો કે શ્રી ઠાકોરજીએ પણ શ્રી સુરદાસજીનો ના પક્ષ લીધો એટલે એ તો સાચું જ કેવી રીતે કે કાગળ જયારે અકબરે નાખ્યું જલમાં ત્યારે છે સુરદાસજી નો જે પદ હતો તે પલળ્યો નહીં સાચી વાત અને આપણે અગર કોઈ પણ ભક્તની સરખામણી કરવા જઈએ તો આપણે નીચે ડૂબી જઈએ આપણે નીચે જવું પડે સાચી વાત છે ગોપાલ તને કઈ કેવું છે મનામાંથી એ વાત સમજ આવી કે જ્યાં લાલચ હોય ત્યારે આપણે એ લાલચમાં આપણે મો રાખીને એવી રીતે ન કરવું જોઈએ કે એમાં ફસાવું ન જોઈએ આપણે લાલચ ન લાલચ નહીં કરવી જોઈએ સાચી વાત છે હા આગળનો પ્રસંગ આદિપુર થી કરો जी जी जी वार्ता प्रसंग पांच तो इन सूरदास जी ने श्री नाथ जी के कीर्तन की सेवा बहुत दिन તાઈ કરી એટલે આ સુરદાસજીએ શ્રી નાથજીની કીર્તનની સેવા ઘણા દિવસો સુધી કરી तो बीच बीच में जब कुंभन दास जी परमानंद दास जी के कीर्तन के ओसरा आवते તબ સુરદાસજી શ્રી ગોકુલ ને શ્રી નવનીત પ્રિયજી કે દર્શન કું આવતે એટલે જયારે વચ્ચે વચ્ચે જયારે કુંભનદાસજી ને પરમાનંદાસજી ના કીર્તન ના જે ઓસરા એટલે એટલે એમનો વારો આવતો એટલે જયારે એમના કીર્તનનો વારો આવતો ત્યારે પછી સુરદાસજી ત્યાંથી શ્રી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયજીના દર્શન માટે આવતા તો એક દિન સુરદાસજી શ્રી ગોકુલ આય તે તો બાલીલા કે પદ બહોત ગાય એટલે એક એક દિવસે જ્યારે સુરદાસજી શ્રી ગોકુલમાં આવ્યા હતા ત્યારે ત્યાં એમને બાલીલાના પદ ગાવ્યા તો સુની કે શ્રી ગુસાઈજી આપ બહુ પ્રસન્ન ભય એટલે એ સાંભળીને ગુસાઈજી બહુ પ્રસન્ન થયા એમના ઉપર તબ શ્રી ગુસાઈજી આપ એક પલના કો કીર્તન કરી કે મેં સુરદાસજી કો શીખાયો એટલે જયારે ત્યારે શ્રી ગુસાઈજીએ આપ એમને પલ્લાનું એક કીર્તન કરીને સંસ્કૃતમાં સુરદાસજીને શીખાડ્યું તો તા સમય શ્રી નવનીત પ્રિયજી પાલને મેં બિરાજે તબ સુરદાસજી ને શ્રી ગુસાઈજી કૃત યહ પલના ગાય ગાયો એટલે એ જ વખત એના પછી જ્યારે શ્રી નવનીત પ્રિયજી પલ્લામાં બિરાજ્યા ત્યારે સુરદાસજી ગુસાઈજી જે ગુસાઈજીના એટલે સન્મુખ એ કીર્તન ગાયો એવું હા એટલે શ્રી ગુસાઈજીના કન્યા એટલે એમના દ્વારા રચેલું હા એમના દ્વારા જે રચેલું એમને શીખાડ્યું તેવું એ પછી પલનાના કીર્તન એમને ગાયા સો પદ એ જ આ પદ આગળ લઉં કે નીચેથી હા ગાને એમાં વાંધો અંક પર્યંક શયનમ ચિરવિર તાપહરમતી રુચિર મિક્ષણમ પ્રગટ્ય પ્રેમાયનમ બસ બસ સ પદ સુરદાસજી ને શ્રી નવનીત પ્રિયજી કે આગે ગાયો એટલે આ પદ સુરદાસજીએ શ્રી નવનીત પ્રિયજી ના આગળ ગાયો પાછે યા પદ કે અનુસાર સુરદાસજી બહોત પદ કરીકે ગાય એટલે પછી આવી રીતે આ પદ ના અનુસાર સુરદાસજી ઘણા પદ ગાવા લાગ્યા એટલે સો પદ પછી આ પદ એના પછી સો યે પલના કીર્તન સૂરદાસજીને ગાયો એટલે પછી આ પલનાનું કીર્તન સૂરદાસજીએ આના પછી ગાધું આ છે કે પદ બહોત ગાય એટલે પછી એમના પછી એમને બાલલીલાના પદ ઘણા બધા ગાયા સો પદ ઇત્યાદિ પદ સુરદાસજી ને શ્રી નવનીત પ્રિયજી કે આગે ગાય એટલે આટલા આટલા જે બધા પદો આવ્યા એ બધા પદ સુરદાસજીએ શ્રી નવનીત પ્રિયજીને આગળ ગાયા તબ શ્રી गोसाईजी और श्री गिरिधर जी आदि सब बालक कहन लागे जो हम जा प्रकार श्री नवनीत प्रिय जी को श्रृंगार करत है सो ताही प्रकार के ગાવત હે એટલે ત્યારે શ્રી ગોસાઈજી અને શ્રી ગિરિધરજી આદિ અને બાકીના બાલકો અને ઘણા બધા લોકો એવી રીતે કહેવા લાગ્યા કે જેવી રીતે અમે શ્રી નવનીત પ્રિયજીનો શ્રૃંગાર કરીએ છીએ એવી જ રીતે સુરદાસજી કીર્તન ગાવે છે સાથે એમ સુરદાસજી કે ઉપર બહોત હી કૃપા હૈ એટલે સુરદાસજી પણ ઘણી જ કૃપા છે સુંદર જેના જે કઈ કેવું પૂછવું હોય એટલે તે ગોકુલ એટલે તેમને જયારે શ્રીનાથજીમાં એમનો નો વારો ન હોય ત્યારે તે શ્રી માં આવીને નવરીત ને સન્મુખ આવી જાય છે એટલે તે જે જે મનામાંથી એ વાત સારી લાગી કે જ્યારે પછી સુરદાસજી કીર્તન થઈ જાય પછી પરમાનંદ દાસજી ને એમના જયારે કીર્તન આવે છે ત્યારે પછી એમના પાસે જે સમય બચે છે એ સમય પણ એ લોકો ઠાકોરજીના ઉપયોગ માટે જ પછી શ્રી ગોકુલમાં આવીને નવનીત ત્યાં આવીને કીર્તન ગાય છે એટલે પછી એ પણ જે સમય એમના પાસે મળે છે એ સમય બગાડતા નથી એમ અને શ્રી ગોસાઈજીએ તેમના ઉપર કેટલી કૃપા કરી કે સંસ્કૃતમાં તેમને કીર્તન શીખવાડ્યું સુરદાસજીને તો આ કીર્તન અર્થ શું છે એના અર્થ વાળા ઘણા બધા પદો સુરદાસજીએ બનાવ્યા છે આગળમાંનું જે કહ્યું છે ને પ્રેંખ એટલે પ્રેંખ પર્યંક પર્યંક એટલે ઝૂલો પાલનો એનો એક મતલબ એ થાય છે કે ખોડો આપણો એની અંદર ઠાકોરજી ફોડી રહ્યા છે એ રીતે આખું પદ છે એમાં અનેક પ્રકારના ભાવ છે શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યા છે અને એ ભાવને લઈને સૂરદાસજીએ વિભિન્ન પ્રકારના પદો એના અર્થને સમજાવનારા વર્ણન કરનારા બાલલીલામાં ગયા છે વાર્તા એ લાગી કે સુરદાસ જેટલા કૃપા સુરદાસજી એટલા કૃપાપાત્ર ભગવદીય હતા કે તેમને શ્રી ગુસાઈજી આગળ એટલે શ્રી ગુસાઈજી એમને સંસ્કૃતમાં પદ કીર્તન શીખવાડ્યા અને આપણે દરરોજ એક એક એક પદ આપણા ઠાકોરજી આગળ ગાવું જોઈએ હા સાચી વાત બીજા કોઈને કઈ કહેવું છે તો આપણે ક્વેશ્ચન આન્સર મોડ ઓન કરીશું આગળનો પ્રસંગના વિષયમાં પણ કોઈને કંઈ કહેવું હોય તો બંને લઈ લેજો જેજે મનામાંથી એવા ચારી એવા ચારી લાગી કે સુરદાસજી એટલા કૃપાપાત્ર ભગવદીય વૈષ્ણવ હતા કે એમને એમના નયન એટલે આંખો નથી તો પણ એમને જે બી શ્રૃંગાર કર્યા હતા એ બધા દર્શન થતા હતા એટલે એમની એમના પરથી ઠાકોરજીની એવી કૃપા હતી ખરી વાત છે એ તું લઈ લે આગળનો પ્રસંગ બીજા કોઈનો કઈ છે નહીં જીજે વાર્તા પ્રસંગ છ તા પાછે શ્રી ગુસાઈજી આપતો શ્રી નાથજી દ્વાર પધારે એટલે પછી શ્રી ગુસાઈજી શ્રી નાથજી દ્વાર પધાર્યા તો સુરદાસજી ને હું શ્રી નાથજી દ્વાર જાય કો જાઈવે કો વિચાર કયો એટલે સુરદાસજી એ પણ શ્રી નાથજી દ્વાર જવાનો વિચાર કર્યો તબ ગિરિધરજી આદિ સબ બાલકન ને કહ્યો जो सूरदास जी दो दिन श्री नवनीत प्रिय જી કો ઓર હું કીર્તન સુનાવો પાછે તુમ જઈયો એટલે પછી ત્યારે ગિરધરજી અને બીજા બધા બાળકોએ કીધું કે પછી સુરદાસજી તમે બે દિવસ સુધી શ્રી નવનીત પ્રિયજીને કીર્તન સંભળાવો પછી તમે જજો તબ સુરદાસજી નાથ દ્વાર અને નાથ દ્વારા અને શ્રીનાથ દ્વાર એક જ છે કે અલગ અલગ એટલે જ્યાં શ્રીનાથજી બિરાજતા હોય તે શ્રીનાથ સત્વારે એક જ વસ્તુ છે એટલે અત્યારનું નાથ દ્વારા એટલે રાજસ્થાનમાં ઉદયપુર પાસે છે તે જયારે આ પ્રસંગો છે એ તો શ્રી ગિરિરાજજી ઉપર બિરાજતા હતા તે વખતના છે ત્યારે શ્રીજી દ્વાર કે શ્રીનાથ દ્વાર કે નાથ દ્વાર આ બધા એના જ નામો છે હા કર આગળ જી જય તબ સુરદાસજી શ્રી ગોકુલ મેં રહે એટલે ત્યારે સુરદાસજી ગોકુલમાં જ રહ્યા સો તબ શ્રી गिरिधर સો શ્રી गोविंदराय श्री बालकृष्ण जी और श्री गोकुलनाथ जी ये तीनों भाई कहे ये जो ये सूरदास जी जैसो श्रृंगार श्री नवनीत प्रिया जो जी को होत है तैसे ही वस्त्र आभूषण वर्णन करत है એટલે ત્યારે ગિરધરજી એટલે ગિરધરજી ના ને શ્રી ગોવિંદરાયજી શ્રી બાળકૃષ્ણજી અને શ્રી ગોકુલનાથજી એ કીધું કે આ સુરદાસજી જેવા આપણે શ્રૃંગાર કરીએ છીએ નવનીત પ્રિયાજીને એવા જ એવા જ વસ્ત્ર ના આભૂષણ એ એમના માં વર્ણન કરે છે સો એક દિન અદ્ભુત અનોખો શ્રીંગાર કરો ઓર સુરદાસજી કો જનાવો મતી સો દેખીએ કીર્તન કેસો કરત હૈ એટલે ત્યારે એમને કીધું કે એક વખત આપણે એવા અદભુત શ્રૃંગાર કરીશું અને પછી જોઈશું કે સુરદાસજી અને આપણે એમને નહીં જણાવીએ એના પછી આપણે જોઈશું કે કેવી રીતે કીર્તનમાં વર્ણન કરે છે તબ ગિરધરજીને કહ્यो તો એ સુરદાસજી ભગવદીય હૈ સો ઇનકે હૃદય મેં સ્વરૂપાનંદ કો અનુભવ હે એટલે ત્યારે ગિરધરજીએ કીધું કે સુરદાસજી તો ભગવદીય વૈષ્ણવ છે એટલે આમના હૃદયમાં સ્વરૂપ નો અનુભવ છે તાસો જૈસો તુમ કરો કે તો તેસો હિ પદ સુરદાસજી વર્ણન કરી કે ગાવેંગે એટલે પછી એમને કીધું કે તમે જેવા પણ શ્રીંગાર કરશો એવા જ એવા જ શ્રૃંગારે એમના પદમાં વર્ણન કરશે તાસો ભગવદીય કે પરીક્ષા નહીં કરની એટલે આપણે કોઈ દિવસ ભગવદીયની પરીક્ષા ન કરવી तब उन तीनों बालकन ने श्री गिरधर जी से कही जो हमारो મન હે તો યામે કશું બાધા નહીં હે એટલે ત્યારે બધા ત્રણેય બાળકોએ ગિરધરજીને કીધું કે અમારી એવી ઈચ્છા છે એટલે આમાં કશું બાધા નથી तब गिरधर जी कहे जो सवारे श्री नवनीत प्रिय जी को श्रृंगार करेंगे तो अद्भुत श्रृंगार करेंगे એટલે ત્યારે ગિરધરજીએ કીધું કે આપણે સવારે શ્રી નવનીત પ્રિયાજીના અદભુત શ્રૃંગાર કરીશું ત્યાર પાછળ સવારે શ્રી गिरधर तीनों बालकन रहित श्री नवनीत प्रिया जी के मंदिर में पधारे और सेवा में नाए એટલે ત્યારે ગિરધરજીએ ત્રણેય બાળકો સહિત શ્રી નવનીત પ્રિયાજીના મંદિરમાં આવ્યા અને પછી અપરાસમાં નાયા પછી પાછે શ્રી નવનીત પ્રિયાજી કો જગાએ તાપ પાસે ભોગ ધર્યો એટલે ત્યારે શ્રી નવનીતપ્રિયજીને જગાવ્યા અને પછી એમને ભોગ ધર્યો પેરી નવાય કે શિંગાર ધરાવન લાગે એટલે એમને પાછા નવડાયા અને પછી શિંગાર કરવા લાગ્યા સો આષાઢ કે દિન હતે તાતે ગરમી બહોત એટલે ત્યારે અષાઢ અષાઢના દિવસો હતા એટલે ત્યારે બહુ ગરમી હતી તો શ્રી નવનીત પ્રિયજી કો કછું વસ્ત્ર નહીં ધરાય એટલે ત્યારે શ્રી નવનીત પ્રિયાજીને થોડાક વસ્ત્ર ન ધરાવ્યા તો મોતીન કો કચ્છુ નો મતલબ કઈ જ ન ધરાવ્યા જી જય કચ્છુ ન ધરાય એટલે કઈ વસ્ત્ર ન ધરાવ્યા એટલે એમને કોઈ પણ વસ્ત્ર ન ધરાવ્યું તો મોતીન કીધો લર મસ્તક પર મોતી કે બાજુ પહોંચી કટી કિંક ની નુપુર हार सब मोतिन के तिलक नव के नकवेसर કરણ ફૂલ ઓર કછું નહીં અને એમને ખાલી મસ્તક પર એટલે મોતીના બાજુ પહોંચી પછી જે જે ની નુપુર એટલે એટલે મસ્તક ઉપર બે લર મોતીની મોતીના બાજુ મોતીની પહોંચી કટિકિંકણી એટલે કંદોરો કમરબંધ મોતીનો હાર તિલક નકવેસર અને કર્ણફૂલ આટલું જ ધરાવ્યું બીજું કઈ નહીં વસ્ત્ર કઈ નહીં જી જશે तो सूरदास जी जगमोहन में बैठे हते तो इनके हृदय में अनुभव भयो એટલે ત્યારે સુરદાસજી જે જગમોહન એટલે એટલે ઠાકોરજી નો નિજ મંદિર હોય જ્યાં બિરાજતા હોય જે રૂમમાં એના આગળનો ભાગ પછી એટલે જયારે સુરદાસજી એટલે એક રૂમમાં બેઠા હતા એટલે એક રૂમમાં બેઠા હતા ત્યાં એમને એટલે અનુભવ હૃદયમાં અનુભવ થયો तब सूरदास जी अपने मन में विचारे जो આજુ તો શ્રી નવનીત પ્રિયાજી કો અદભુત શ્રૃંગાર કયો હે એટલે ત્યારે એમને સુરદાસજી ને મનમાં વિચાર આવ્યો કે આજે તો શ્રી નવનીત પ્રિયજી ને ઘણો અદભુત શ્રૃંગાર કર્યો છે એસો શ્રીંગાર તો મેને કબૂ દેખ્યો નહીં એટલે આવો શ્રીંગાર તો મેં મેં ક્યારે પણ જોયો નથી ઓર સુન્યો હું નહીં જો કેવલ મોતી ધરાય હે ઓર વસ્ત્ર તો કછું ધરાય હે નહીં એટલે અને સાંભળ્યો પણ નથી કે ખાલી મોતી મોતી ધરાવે છે અને વસ્ત્ર તો કચ્છું જ ધરાયા નથી તાસો આજ મોકો કીર્તન હું અદભુત ગાયો ચાહીએ એટલે એના માટે હું આજે કીર્તન પણ થોડું અદભુત જ ગઈશ સો જબ श्रृंगार के दर्शन खुले तब श्री गिरिधर जी ने सूरदास को बुलाए और कहो जो सूरदास जी दर्शन કરો और કીર્તન ગાઓ એટલે ત્યારે શ્રૃંગારના જયારે દર્શન ખુલ્યા ત્યારે શ્રી ગિરિધરજીએ સુરદાસજીને કીધું કે સુરદાસજી તમે દર્શન કરો અને કીર્તન ગાઓ तब सूरदास जी ने बिलावल में यह कीर्तन કરી કે શ્રી નવનીત પ્રિયાજી કો સુનાયો સો પદ એટલે ત્યારે સુરદાસજીએ બિલાવલ રાગમાં આ કીર્તન કરીને શ્રી નવનીત પ્રિયાજીને આગળ સંભળાવ્યું રાગ બિલાવલ દેખેરી હરિ નંગમ નંગા जल सुत भूषण अंग विराजत बसन हीन छवि उठत तरंगा अंग अंग प्रति अमित माधुरी निरखी लज्जित रति कोटि अनंगा किलकित दधि सुत मुख लेपन करी सुर हसत ब्रज युवती संगा सो जो सो सुनी के श्री गिरिधर जी आदि सगरे बालक अपने मन में बहुत प्रसन्न भाई એટલે આ સાંભળીને શ્રી ગિરિધરજી અને બીજા બધા બાળકો ઘણા મનમાં પ્રસન્ન થયા और સુરદાસ તો કહન લાગે જો સુરદાસજી યહ તુમ ગાય એટલે ત્યારે સુરદાસજી કહેવા લાગ્યા કે સુરદાસજી તમે આ શું ગાયું તબ સુરદાસજીને વિનંતી કીની જો મહારાજ જૈસો આપને અદભુત શ્રીંગાર કયો તેસો હી મેને અદ્ભુત કીર્તન ગાયો હે એટલે ત્યારે એમને કીધું કે મહારાજ તમે જેવા અદ્ભુત શ્રૃંગાર કર્યા છે એવા જ મેં અદ્ભુત કીર્તન ગાયું तब सगरे बालक यह सुनी के सूरदास जी के ऊपर પ્રસન્ન ભય એટલે ત્યારે આ બધું આ બધું સાંભળીને સુરદાસજીના એટલે ઉપર બહુ પ્રસન્ન થયા સો એ સુરદાસજી શ્રી આચાર્યજી મહાપ્રભુ કે એસે પરમ કૃપા પાત્ર ભગવદીય હૈ સો એનકે શ્રી ઠાકોરજી નિત્ય હૃદયમાં અનુભવ કરાવતા એટલે પછી આ સુરદાસજી છે આચાર્યજી મહાપ્રભુજીના એકદમ પરમ કૃપા પાત્ર ભગવદીય હતા એટલે આમને શ્રી ઠાકોરજી નિત્ય એમના હૃદયમાં અનુભવ જતાવતા તા પાછે શ્રી ગિરધરજી આ સુરદાસજી કો સંગ લેકે શ્રી નાથજી દ્વારા આય એટલે પછી શ્રી ગિરધરજી એ સુરદાસજીના સંગ લઈને શ્રી નાથજી દ્વારા આવ્યા तब श्री गिरधर जी ने सब समाचार श्री गुसाई जी सो कहे जो या प्रकार अद्भुत श्रृंगार श्री नवनीत प्रिय जी को सगरे बालकन के मनोरथ સો કિયો એટલે પછી ત્યારે શ્રી ગિરિધરજી એ બધા જ સમાચાર શ્રી ગુસાઈજી ને સંભળાવ્યા અને કીધું કે આવી રીતે અમે અદ્ભુત શ્રૃંગાર શ્રી નવનીત પ્રિયાજી ને બધા જ બાળકો હતા એમનો મનોરથ હતો એટલે એમને શ્રી નવનીત પ્રિયાજી ને ધરાવ્યા સો સુરદાસજી ને એસો ही કીર્તન કિયો એટલે સુરદાસજી એ પણ એવું જ કીર્તન ગાયું સો ઇનકે હૃદય મેં અનુભવ હૈ એટલે આમના હૃદયમાં તો અનુભવ થાય છે તબ શ્રી ગુસાઈજી આપો શ્રી गिरधरजी સો કહે જો શ્રી સુરદાસજી કો કા બાત હૈ એટલે ત્યારે શ્રી ગુસાઈજી એ શ્રી ગિરધરજી ને કીધું કે સુરદાસજી નું વાત વાત જ શું છે એ પુષ્ટિ માર્ગ કે જહાજ એટલે આ પુષ્ટિ માર્ગ ના જહાજ છે સ્વ ભગવદ લીલા કો અનુભવ ઇનકો અષ્ટ પ્રહર હે એટલે એમને ભગવત લીલા નો અનુભવ આઠેવ પ્રહર છે સો એ સુરદાસજી શ્રી આચાર્યજી કે એસે કૃપાપાત્ર ભગવદીય હતે એટલે આ સુરદાસજી શ્રી આચાર્યજી ના આવા કૃપાપાત્ર ભગવદીય હતા બહુ સરસ તને જે કહેવું હોય તો પેલા કહી દો આમાં બે પ્રશ્ન છે કે સૂર્ય એટલે આમાં લખ્યું છે કે શ્રૃંગાર કે દર્શન ખુલે એટલે કોને કોને દર્શન થતા એવું થોડું આમાં કઈ લખેલું છે કોને થતા તો જે ભગવતી ભક્તો પરિવાર જેવા હોય એ આવતા હશે કેમ કે આ ગામ જે છે શ્રી ગુસાઈજીએ વસાવેલું હતું ગોકુલ ગામ ગોકુલ એ લોકો પોતપોતાનું સ્થાન મૂકીને શ્રી ગુસાઈજીની સાથે રહેવા માટે ત્યાં ગયા એ બધા શ્રી ગુસાઈજીનો જ પરિવાર હતો અને આખું ગામના માલિક શ્રી ગુસાઈજી હતા એટલે ત્યાં જે રહેતા હતા એ એવા પરિવાર જેવા જ હતા અને આમાં લાઈન માં છે કે પશ્ચિમ માર્ગ કે જહાજ હતે જહાજ એટલે એટલે આમાં કયા રૂપે છે એટલે જહાજ નો મતલબ અહિયાં એવું લાગે છે કે જેમની અંદર ઠાંસી ઠાંસી ને પુષ્ટિ માર્ગ નું રહસ્ય ભરેલું છે એવું આશય છે સ્ટોર હાઉસ એમાંથી એ સારું લાગ્યું કે શ્રી ગુસાઈજી એ તેમની પ્રશંસા કરી એટલે મને આમાંથી એ વાત સારી લાગી કે સુરદાસજીને ઠાકોરજી અષ્ટપ્રહર જ એમને અનુભવ કરાવતા એટલે પણ જ્યારે પણ એમનો અદ્ભુત શ્રૃંગાર થયો ને પ્રિયજી ને ત્યારે પણ સુરદાસજી પણ એમ અદ્ભુત રીતે જ કીર્તન કર્યા એમ એક વાત આમાં બધાએ ધ્યાનથી સમજવી જોઈએ કે શ્રી ગિરધરજીએ જે ટકોર કરી કે ભગવદીયની પરીક્ષા નહીં કરવી જોઈએ આના પહેલા પણ એ પ્રસંગ આવ્યો છે કે જેમાં ભગવદીયની બરોબરી નહીં કરવી કે એની સાથે પ્રતિસ્પર્ધા નહીં કરવી તો એ વાત આપણે બધાએ ધ્યાનમાં લેવી જોઈએ સમજવી જોઈએ કેમ કે એક જાતની એક જાતનો એમનો અનાદર છે તો જો ભગવદીયનો અનાદર થાય તો ભગવાનને પણ ન ગમે આપણે એ વાતમાં સાવધાન જોવી બોલ ગોપાલ મને એમાંથી એ વાત સારી લાગી કે સુરદાસ એટલા કૃપા પાત્ર ભગવતી હતા કે એને આઠે પ્રહરને દરરોજ ઠાકોરજી અનુભવ કરાવતા અને જે મને બીજી વાત એ પણ સારી લાગી છે આપે કીધી કે ને આપણે કોઈ પરીક્ષા ન લેવી જોઈએ બોલ પ્રણામ હા મને એમાંથી એ વાત સારી લાગી કે સુદાસજી શ્રી મહાપ્રભુજીને એટલા કૃપાપાત્ર ભગવદી હતા કે એ નવનીત પ્રિયાજીને જે પણ પ્રકારના શ્રૃંગાર થતા હતા તો એ પ્રકારના એક કીર્તન એમને એવા હૃદયમાં એમનો અનુભવ થતો હતો સાચી વાત ચાલો બહુ સુંદર પ્રસંગો હતા આજનો ક્રમ અહીંયા રાખીએ છીએ હવે સુબોધિનીજીનો ક્રમ